વાહ દગા ભાઈ એ બાર આટલો બધો શેનો દેકારો થઈ રહ્યો છે એ તો બાપુ આપના જન્મદિવસની ખુશાલીમાં પ્રજાજનો આપની જય પોકારે છે બાપુ બાર ખેડૂતો મજૂરો કેસરિયા સાડીવાળી બાઈઓ અને બે પાંચ ધોળી ટોપીવાળા દેકારો કરી રહ્યા છે અને કે છે કે અમે બાપુને મળવા આવ્યા છીએ માટે બાપુને ખબર આપો એ વાયડા એ બધાને કહી દે કે દિવાન સાહેબ ફરમાવે છે કે બાપુ અત્યારે નહીં મળી શકે બહુ ખાનગી મંત્રણામાં છે પણ બાપુ એ તો પ્રાગુ કરવા બેઠા છે કે મરી જઈએ હા પણ મુલાકાત વગર નહીં જઈએ દીવાન મારા જન્મ દિવસના દિવસે કોઈને ના ન પડાય આપણે નાથ મુજબ હવે ક્યાં ખાનગી રહ્યા છે બિચારા ભલે ને રંગત જુએ અને રાજી થાય એ એ મૂંગા મરશો આ ની મહેફિલ જામવા દો મહારાજ આપની મલકાજાનો આપને અને આપના અમલદારોને મુબારક હો અમે તો પ્રજામંડળના પ્રતિનિધિ તરીકે પ્રજાના પૈસાની આવી અનેક ફનાગીરીનો જવાબ માંગીએ છીએ એકલો જવાબ નહીં પણ જવાબદાર રાજતંત્ર માંગીએ છીએ એલા જંતર મંતર ને તંતરી હંદી વાત અટાણે જવા દે એ સમજ પડે એમ કે તારે શું જોઈએ છે નામદાર ખેડૂતો ખુવાર થઈ ગયા છે પ્રજા પાયમાલ થઈ ગઈ છે પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે એટલે રાજ્યનો વહીવટ આપના અમલદારોની મનસ્વી ઈચ્છા પ્રમાણે નહીં પણ પ્રજાના નિમેલા પ્રતિનિધિઓની સલાહ પ્રમાણે થાય એમ ઈચ્છીએ છીએ એ રાજા એટલે પ્રજાનો બાપ એટલે આવ્યા છો તો માગવા અને સડી સડીને શું બોલો છો હે દગાભાઈ આ તો રંગમાં ભંગ પડ્યો આ હંધાઈને સમજાવ કે એ હાલતું આવ્યું છે એમ જ હાલ છે બાપુ ઈવડાવી એમ નહીં માને પ્રજા અને પશુ માર વગર સીધા થાય નહીં એમને મોઢે ચડા માલ નહીં એ બધું સીધું દોર કરી દઈશ આપ બેફિકર રહો પ્રજાને પશુ સાથે સરખાવનારા દીવાના દીવા સાહેબ સ્ત્રીઓ હવે રસોડાના રાજની શોભા બની બેસી રહે નથી પણ આજે તો રણચંડિકા બની રણસિંગુ ફૂકે છે કે સત્તાના મદે મુસ્તાક રહી પ્રજાને સિદ્ધિ દોર કરવાના સપના ભૂલી જજો ભલા ભોળા રાજવીને ઊંધે રસ્તે ચઢાવનારા દગાવાળા દિવાન સાહેબ હવે પ્રજા પૂરી જાગૃત થઈ છે શસ્ત્રધારીઓના શસ્ત્રને નમાવે તેવું સત્ય અને અહિંસાનું અમોલું શસ્ત્ર તેની પાસે છે અને નામદાર આપ પણ સાંભળી લો વિશાળ સામ્રાજ્ય ધરાવતી દારૂ ઘોડાની વારસદાર સરકારના શસ્ત્રો પણ જે અમુક અહિંસાના શસ્ત્રો પાસે હેઠા પડ્યા તો દુરબીન માંથી પણ શોધું ના જડે એવડા રાજ્યના ટુકડાના બે જવાબદાર માલિક સમય સમજી ત્યાં શત્રુ સમા તમારા સલાહકારો અને મોતના દૂત સમા આપના અમલદારો આપણા વિનાશના ચોગડિયા વગાડે તે પહેલા પ્રજાને સંતોષો હાળા બાપુની હતા પ્રાપ્ત નથી બારો લેગા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ મિસ્ટર ધોકાવાળા બધા રાજદ્રોહીઓને બહાર કાઢો અને ન જાય તો તારા પર લાઠીઓ વરસાવો બહાર જમા થયેલા ટોળા પર ઘોડા દોડાવો જોઈશું રહ્યા છો વાવટાઓ ખૂચવી લ્યો વંદે જોજો ભૂમિ ભારતનો નિશાન ભૂમિ ભારત નિશાન ભૂમિ ભારતનો હે કે હવે તો હંધું ટાઢું પડ્યું ને હા બાપુ બખેડો કરનાર બધાને ખોસી દીધા જેલમાં ખેડૂતોને દીધી દમદાટી છાપા અને છાપાવાળાને કરી દીધી ગામમાં પેસોડી બંધી હવે કોઈ માથું ઉચ્ચે તેમ નથી જાગજો નરવૈયા અન્નદાતા જનતાની જાગૃતિ જોઈ એમણે રાજ્યની આવકના બધા રસ્તા બંધ કર્યા છે તિજોરીમાં અપાય નથી ખેડૂતો વિંગોટી પણ ભરતા નથી રાજ્યની પેઢીમાંથી લોકો પૈસા ઉપાડી લે છે આવા સમયમાં મારાથી નોકરી થઈ શકે તેમ નથી આ મારું રાજીનામું બાપુ રાજ્યની બધી જેલો ભરાઈ ગઈ છે નવા કેદીઓ રોજ વધતા જાય છે બધાને કઈ જેલમાં રાખવા તે સૂચતું નથી નામદાર રાજ્યના બધા કારખાના બંધ છે શહેરમાં બધે હડતાલ છે રાજ્યનો માલ કોઈ ખરીદતું નથી રાજ્યની વીજળીનો પણ બહિષ્કાર કર્યો છે રાજ્યમાં બધે અંધારું છે બાપુ એટલે ખાતર નિશસ્ત્ર પ્રજા પર લાઠીઓ ચલાવી ખોટા કેસ કર્યા ઘરબાર જપ્ત કર્યા હવે તો લોકો માર જેલ બંદૂક તોપો કશાથી ડરતા નથી હવે મારા નિરપરાધી અને નિશસ્ત્ર ભાઈ બહેનો પર વધુ જુલ્મો કરવાના હુકમો ઉઠાવતા મારું અંતર કંપે છે હું મારું રાજીનામું રજૂ કરું છું આ સમયે તમારું રાજીનામું મંજૂર નહીં થાય તો મારાથી ડાયર સહી નહીં થાય દેશી ડાયર તરીકે આપ જ મુબારક રહો હું આપના હુકમનો અનાદર કરું છું હારા હંધાઈ ખૂટે નીકળ્યા હે દગાભાઈ એ તમે તો કહેતા હતા કે હું હંધાને સીધા દોર કરીશ પણ આ તો આડું હાલ્યું એ માટે દેવા ભાઈ ગાડું ચીલે ચડાવો બાપુ મેં તો ચીલે ચડાવ્યું હતું પણ તમારા ટાંટિયા ધ્રુજવા માંડ્યા હતા હું શું કરું લે કે મારો વાંક કાઢો તો એ પણ આ રામલીલાની રાવણ લીલા તો તમે કરી અને હાથે કરીને લંકા હળગાવી તો હવે હું એમ કહું છું કે એના સરદાર ને પાછો બોલાવો કે એ ધંધુ ટાઢું પાડે પણ બાપુ ધોળી ટોપી ને રિઝર્વ શું તો ધોળા ટોપા વાળા ખીજા છે તેનું શું અરે એક બાજુ ધોળી ટોપી ને આ બાજુ ધોળા ટોપા કે ઈ બેની વચમાં મારે ગળે ટૂંપો આવ્યો ત્યાં સુધી તમે એ દોરી સંચાર ઢીલો કરતા નથી એ દોરી તમારા હાથમાં મને હવે ઠીક લાગતી નથી અરે રજપૂતનું પાણી તમે લજાવ્યું અને ધોળી ટોપિયું વાળા જીતે તો મારી પ્રજા છે ને એ મારા સોરું છે ને એમના સરદારને મારો હુકમ સંભળાવો કે બાપુએ આજે કેસરિયા કરીને હુકમ કર્યો છે કે હંધાઈને જેલમાંથી છોડી મૂકો એ દપત કરેલું પાછું આપો અને મારી સાહેબી અને સલામ સલામત રાખી એમને જંતર મંતર તંતર હં ધૂ આપી દો એ સમજો બાપલા સમજો પ્રજા સુખી તો રાજા સુખી કરો કંકુના ઝંડા ઊંચા રહે હમારા બોલો રાજા પ્રજા કી જય ઇન્કિલાબ જિંદાબાદ મહાત્મા ગાંધીજી કી જય સરદાર વલ્લભભાઈ કી